ભગવદ્ ગીતા અધ્યાય સોળ દૈવાસુર સંપદ વિભાગ યોગ શ્લોક એક બે અને ત્રણ શ્રી ભગવાન કહે અભય ચિત્ત શુદ્ધિ જ્ઞાન તથા યોગમાં એક નિષ્ઠા દાન ઇન્દ્રિયોનો સંયમ યજ્ઞ વેદોનું પઠન મનન તપ સરળતા અહિંસા સત્ય અક્રોધ સંન્યાસ શાંતિ પીઠ પાછળ નિંદા ન કરવી સર્વ પ્રાણી માત્ર પર દયા ઇન્દ્રિયોનું નિર્વિકારપણું નમ્રતા લોકલાજ અને સ્થિરતા તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા અદ્રોહ નમ્રતા વગેરે બધા દૈવી ગુણોવાળી સંપદાને લઈને જન્મેલા મનુષ્યના લક્ષણ છે શ્લોક ચાર હે પાર્થ દંભ ગમન અભિમાન ક્રોધ મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં રહેલા હોય છે શ્લોક પાંચ દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે હે પાંડવ તું વિષાદ ન કર કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે શ્લોક છ હે પાર્થ આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તારપૂર્વક કહેલો છે એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ શ્લોક સાત આસુરી વૃત્તિવાળા માનવીઓ પ્રવૃત્તિ તથા નિવૃત્તિને સમજતા નથી અને તેમનામાં પવિત્રતા હોતી નથી તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે શ્લોક આઠ તે આસુરી મનુષ્યો જગતને અસત્ય અપ્રતિષ્ઠિત ઈશ્વર વગરનું એકબીજાના સંયોગથી ઉત્પન્ન થયેલું કામના હેતુવાળું કહે છે તેઓ માને છે કે આ જગત કેવળ ભોગ ભોગવવા માટે છે એના સિવાય અન્ય શું કામ હોઈ શકે શ્લોક નવ આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલા અલ્પ બુદ્ધિવાળા હિંસાદી ઉગ્ર કર્મો કરનારા તે આસુરી મનુષ્યો જગતના નાશ માટે પ્રવર્તે છે શ્લોક દસ તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ માન તથા મદથી યુક્ત થયેલા અપવિત્ર વ્રતવાળા અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે શ્લોક અગિયાર તથા મૃત્યુ પર્યંત અપરિચિત ચિંતાનો આશ્રય કરનારા વિષય ભોગને પરમ પુરુષાર્થ માનનારા એ પ્રમાણે નિશ્ચય કરનારા હોય છે શ્લોક બાર આશારૂપી સેંકડો પાસ વડે બંધાયેલા કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષય ભોગ ભોગવવા અને અન્યાયથી ધનનો સંચય ઈચ્છનારા હોય છે શ્લોક તેર આ મેં આજે મેળવ્યું કાલે હું આ સાધ્ય કરીશ આટલું ધન હાલ મારી પાસે છે અને બીજું પણ ફરીથી વધારે મળવાનું છે શ્લોક ચૌદ આ શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હણીશ હું અતિ સમર્થ છું હું ઈશ્વર છું હું ભોગી છું હું સિદ્ધિ છું હું બળવાન અને સુખી છું શ્લોક પંદર હું ધનાઢ્ય છું કુલીન છું આ જગતમાં મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ નટાદી લોકોને વિશેષ ધન આપીશ અને આનંદ મેળવીશ આમ તેઓ અતિ મૂઢ થઈ બક્યા કરે છે શ્લોક સોળ હું ધનવાન છું હું કુળવાન છું મારા જેવો અન્ય કોણ હોઈ શકે હું યજ્ઞ કરીશ હું દાન આપીશ આ પ્રકારે આસુરી મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે શ્લોક સત્તર પોતે જ પોતાની પ્રશંસા કરનાર અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના મદથી ઉન્મત્ત બનેલા આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ દંભથી જ યજ્ઞ કાર્યો કરે છે શ્લોક અઢાર અહંતા બળ ગર્વ કામ તથા ક્રોધનો આશ્રય લઈ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલા મારો દ્વેષ કરે છે વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી શ્લોક ઓગણીસ તે સાધુઓનો દ્વેષ કરનારા પાપી નરાધમોને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું શ્લોક વીસ હે કાંતે આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મો જન્મ મૂઢ થતા થતા મને ન પામતા ઉત્તરોત્તર અધમ ગતિને પ્રાપ્ત થતા હોય છે શ્લોક એકવીસ કામ ક્રોધ અને લોભ એ જીવને કોઈપણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ ન થવા દેનારા નરકના ત્રણ દ્વારો છે માટે એ ત્રણેનો ત્યાગ કરવો શ્લોક બાવીસ હે કાંતે નરકના આ ત્રણેય દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઈ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે શ્લોક ત્રેવીસ જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે તેને સિદ્ધિ સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી શ્લોક ચોવીસ માટે કાર્ય અને અકાર્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે શાસ્ત્રમાં કયા અનુસાર કર્મો જાણી લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે આ પ્રમાણે અધ્યાય સોળ દેવાસુર સંપત વિભાગ યોગ સમાપ્ત